चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचारान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरादृशायनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्विश्य चतुर्विश्य चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम કર આગળ जी जय जय वार्ता प्रसंग त्रण और जब श्री गुसाई जी को जन्मदिन आवतो तब संतदास वर्ष के वर्ष શ્રી ગુસાઈજી કે દર્શન કો શ્રી ગોકુલ આવતે એટલે જયારે શ્રી ગુસાઈજી નો જન્મદિન જન્મદિવસ આવતો ત્યારે સંતદાસ દરેક વર્ષ શ્રી ગુસાઈજીના દર્શન માટે શ્રી ગોકુલ આવતા શ્રી ગુસાઈજી સંતદાસ કો શ્રી આચાર્યજી કે કૃપાપાત્ર સેવક જાણી બહોત કૃપા કરતે એટલે શ્રી ગુસાઈજી શાંતદાસ ને શ્રી આચાર્યજી ના કૃપા પાત્ર સેવક જાણીને એમને બહુ એમના પર કૃપા કરતા પાછે કેટલાક દિન મેં સંતદાસ કો શરીર થક્યો વૃદ્ધ ભય એટલે પછી થોડાક દિવસમાં સંતદાસ વૃદ્ધ થયા तब श्री गो, गोकुल जी से चंबाबाई शंकर भाई बुलाए શ્રી ગુસાઈજી કો બિનતી પત્ર લીખી કે એટલે પછી ત્યારે શ્રી ગોકુલ થી ચાંપાભાઈ અને શંકરભાઈ શ્રી ગુસાઈજી એમને બોલાવ્યા તબ શ્રી ગુસાઈજી ચાંપાભાઈ એમ નહીં શ્રી ગુસાઈજીના ને ત્યાં આ લોકો ભંડારમાં સેવા કરતા હતા બંને એટલે શ્રી ગુસાઈજી ને વિનંતી કરીને પત્ર લખ્યો કે આ બંનેને મોકલો જી દાદા તબ ગુસાઈજી ચાંપાભાઈ ભંડારી સો કહે જો તું આગ્રે જાઓ સંતદાસ વૈષ્ણવ કે ઘર એટલે પછી ત્યારે શ્રી ગુસાઈજીએ ચાંપાભાઈ ભંડારી હતા એમને કીધું કે તમે આગ્રા જાઓ સંતદાસ વૈષ્ણવના ઘરે अब વેદે છોડેંગે સોચના અમૃતમાં પ્રસાદ લે જાઓ એટલે પછી એમને એવું કીધું કે હવે એ દેહ છોડશે એટલે તમે ચરણામૃત અને મહાપ્રસાદ લઈ જાઓ તબ ચાંપાભાઈ શ્રી ગુસાઈજી કો ચરણામૃત લે મહાપ્રસાદ લે આગ્રે સંતદાસ પાસ આવે એટલે ત્યારે ચાંપાભાઈ શ્રી ગુસાઈજીના ચરણા ચરણામૃત લઈ ચરણામૃત મહાપ્રસાદ લઈને સંતદાસના ઘરે આવ્યા તબ સંતદાસ પ્રીતિપૂર્વક ચાંપાભાઈ ભંડારીકો ભેટે એટલે પછી સંતદાસે બહુ સ્નેહપૂર્વક ચાંપાભાઈને ભેટે પડ્યા તબ ચાંપાભાઈ સંતદાસ કો ચરણામૃત માં પ્રસાદ દિયે એટલે ત્યારે ચાંપાભાઈએ સંતદાસ સંતદાસને શ્રી ગુસાઈજીનું ચરણામૃત મહાપ્રસાદ આપ્યું સો લેકે સંતદાસ ને ચાંપાભાઈ સો કહી જો ઘર મેં બાસન પાત્ર જો કછુ હૈ સો સબ શ્રી ગુસાઈજી કો હૈ એટલે ત્યારે ચરણામૃત મહાપ્રસાદ લઈને સંતદાસે ચાંપાભાઈને કીધું કે પછી આ મારા ઘરમાં જેટલા બી વાસણ છે એ બધા શ્રી ગુસાજીના છે પાછે શ્રી ઠાકોરજી ઓર શ્રી ઠાકોરજી કો जो द्रव्य हतो घर को खत સબ सब चांपाबाई को देकर है जो चाहो तो कोई दिन त्रिजन को घर में रहन देव એટલે પછી એમને શ્રી ઠાકોરજી નું અને શ્રી ઠાકોરજી ને અને પછી શ્રી ઠાકોરજી નું જેટલું દ્રવ દ્રવ્ય હતું એ અને જે ઘરનો જે એ ખતપત્ર જે જે ખતપત્ર એટલે હલો હલો હલો હલો હા ખતપત્ર એટલે દસ્તાવેજ હા ખરીદ આધારે ખરીદ વેચાણ થાય ને જી જી એટલે એમને ઠાકોરજીને અને ઠાકોરજીનું દ્રવ્ય હતું એ અને દસ્તાવેજ લઈને ને આપ્યું અને કીધું કે તમે જો ચાહતા હોય તો પછી કોઈ આપણું જે કોઈ સ્ત્રીજન હોય એને રહેવા માટે આપજો ચાહો અભી વેચી કે દામ લેવું એવું નહીં એમને સંતદાસજીના પત્ની હતા સંતદાસજીને એમ થયું કે હવે મારી દેહ છૂટશે તો મારા પછી મારું જે કંઈ પણ છે મારા ગુરુને ત્યાં હું અર્પણ કરી દઉં અને એમના પત્નીનું આગળ આપણે જોયું તે પ્રમાણે એવા ઉત્તમ જીવ ન હતા કે ઠાકોરજીની સેવા આદિ કરી શકે એટલે એમને બ્રહ્મ સંબંધ પણ હતું નહીં એટલે જ્યારે પોતાની દેહ છૂટશે એવું એમને જણાવ્યું ત્યારે ચાંપાભાઈને બોલાવ્યા અને બધું શ્રી ગુસાઈજીને ભેટ કરી દીધું અને ઠાકોરજી અને ઠાકોરજીનું સાહિત્ય પણ શ્રી ગુસાઈજીના ઘરે પાછું જાય એવી રીતે એમણે બધી વ્યવસ્થા કરી હવે એમના પત્ની તો રહ્યા ને તો એમણે પોતાના તરફથી એમ કહ્યું કે આ ઘર પણ શ્રી ગુસાઈજીનું જ છે એટલે ચાહો તો તમે આ ઘરને વેચી દો અને ચાહો તો મારી પત્ની જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમાં રહે પછી શ્રી ગુસાઈજીને ભેટ રહે એમ સમજે હા ચાહો અભી બેચી કે દામ લેવો અને જો તમે ચાહો તો પછી અત્યારે તમે વેચી કાઢો અને એના પૈસા લઈ લેજો યા પ્રકાર સબ ચાંપાભાઈ કો સોંપે એટલે આ પ્રકારે બધું અ, ચાંપાભાઈને સોંપી દીધું સો ચાંપાભાઈ ઘર કે ખતપત્ર और सगरे वासन द्रव्य लेके શ્રી ગોકુલ આય સબ સમાચાર શ્રી ગુસાઈજી સો કહે એટલે ત્યારે ચાંપાભાઈ અ, એ બધા એમનો જે દસ્તાવેજ હતો અને બધા વાસણ અને દ- દ્રવ્ય લઈને અ, શ્રી ગોકુલ આવ્યા અને બધો સમાચાર શ્રી ગુસાઈજીને કીધો તબ શ્રી ગુસાઈજી કહે સંતદાસ શ્રી આચાર્યજી કે સેવક હે એટલે ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે સંતદાસ શ્રી આચાર્યજીનો સેવક છે ઇનકો વિવેક ધૈર્ય આશ્રય ઇન્હી સો બને એટલે આ વિવેક ધૈર્ય આશ્રય થી બન્યા છે પાછા સંતદાસ કી દે બહોત અસક વિવેક ધૈર્ય અને આશ્રય જેવું સંતદાસે જાળવ્યું અથવા જીવ્યું એવું સંતદાસ જ જીવી શકે એમ એવું પ્રશંસા કરી એમ પાછે સંતદાસ કી દેહ બહુ અશક્ત ભાઈ એટલે સંતદાસ ની દેહ ને બહુ અશક્તિ એટલે એમને બહુ અશક્તિ આવી ગઈ સો ભૂમિ શયન કીએ એટલે જે ભૂમિ શયન કીએ એટલે ને જમીન ઉપર સુઈ ગયા પહેલા એવો લોકોના અંદર એવી સમજ હતી કે જ્યારે આપણું શરીર છૂટવાનું હોય એટલે દેહ જ્યારે આપણું મૃત્યુ થવાનું હોય તો કોઈ પલંગ ખાટલા કે એના ઉપર ન સૂઈને ને જમીન ઉપર સૂવું એવું સારું માનતા લોકો જી એટલે તે એટલે જમીન પર સુઈ ગયા સબ આગ્રે કે સબ વૈષ્ણવ આઈ જુરે એટલે આગ્રાના બધા વૈષ્ણવ આવીને જોયો જુરે એટલે ભેગા જુરે એટલે જી જી જી એટલે બધા આગ્રાના વૈષ્ણવ હતા એ બધા ભેગા થઈ ગયા સો સંતદાસો કહે જો તુમ કહો તો ઇનકો રેણુકા તીર્થ લે ચલે એટલે પછી ત્યારે સંતદાસ ને કીધું કે તમે કહો તો પછી તમને रेणुका तीर्थ ले जाइए और કહો તો મથુરા બડો ક્ષેત્ર હે ત્યાં લે ચલે એટલે પછી એમને એવું બી કીધું કે તમે કહો તો પછી અમે મથુરા ત્યાં એક બહુ મોટું ક્ષેત્ર છે ત્યાં લઈ જઈએ તબ સંતદાસ કહે રેણુકા મોટું ક્ષેત્ર છે મથુરાને પુરી કહેવાય છે જેમ જગન્નાથપુરી દ્વારકાપુરી મથુરાપુરી એવી રીતે કાંચીપુરમ તો એ મોટા તીર્થક્ષેત્ર કહેવાય છે તો જૂના લોકોની એવી સમજ રહેતી કે જ્યારે મૃત્યુ થવાનું હોય તો કોઈ પવિત્ર તીર્થ સ્થળમાં આપણું મૃત્યુ થાય તો સારું એટલે બહુ બીમાર થઈ જાય વૃદ્ધ થઈ જાય તો બધા લોકો તીર્થમાં જઈને ને રહેતા જ્યાં સુધી શરીર છૂટે નહીં ત્યાં સુધી ત્યાં જ રહેતા કાશીમાં એક એવું સ્થાન છે કે ત્યાં લોકો ખાસ પોતાનું મૃત્યુ માટે જ આવતા અને ત્યાં એટલા બધા લોકો આવતા હોય છે કે એમને નિયમ રાખવો પડે છે કે જો તમે આટલા દિવસમાં જો તમારું મૃત્યુ ન થાય તો પાછું ચાલ્યા જવાનું ખાલી કરીને રૂપ તો એમ કાશીનું મરણ બહુ પ્રસિદ્ધ છે એટલા માટે લોકોની જેવી સમજ હોય તેવું કરે જેમાં અત્યારે આઈસીયુમાં બધા દાખલ કરી દે ને જવાના હોય તો એવી સ્થિતિ આવે તો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખે એમ જૂના સમયમાં લોકો બહુ અસાધ્ય રોગ થઈ જાય અથવા બહુ મોટી ઉંમર થઈ જાય તો આવા ક્ષેત્રોમાં જઈને ને રહેતા જ્યાં મૃત્યુની વાટ જોતા ભગવત નામ લેતા એનું નામ જ મૃત્યુ સદન છે કાશીમાં જે જગ્યા છે ને એને યમરાજના સેવકોને સારું જ આધારે ભટકવું ન પડે એડ્રેસ ગોતવું ન પડે ફિક્સ જગ્યા <laughs> હમ तब સંતદાસ કહે રેનુકા મથુરા મોકો કા કૃતાર્થ કરેગી એટલે પછી ત્યારે સંતદાસે કીધું કે આ રેણુકા અને મથુરા આ બધા ક્ષેત્રો મને શું કૃતાર્થ કરશે જન્મ પર શ્રી આચાર્યજી કો આશ્રય કયો એટલે આખો જન્મ મેં શ્રી આચાર્યજીનો આશ્રય કર્યો છે તબ અબ યા સમય તીર્થ કો આશ્રય મેં કહા કરું એટલે આ સમયે હું તીર્થ નો આશ્રય કેમ કરું ઓર કરું તો મહાબાધક હે કહા કરું અહીંયા તીર્થ નો આશ્રય શું કરું જી જય એટલે આ સમય હું અત્યારે તીર્થનો આશ્રય શું કરું ઓર કરું તો મહાબાધક હે અને જો કરું કરીશ તો પછી મને બહુ બાધા કરશે તબ સૌ વૈષ્ણવને કહી જો તું કહો તો શ્રી ગોકુલ લે જાય તુમકો એટલે પછી બધા વૈષ્ણવે કીધું કે તમે કહો તો શ્રી ગોકુલ લઈ જઈએ તબ સંતદાસ કહે તબ હો શ્રી ગોકુલ જાય કહા રાખ ઉડાવ એટલે પછી ત્યારે સંતદાસે કીધું કે હવે જો હું શ્રી ગોકુલ જઈશ તો ત્યાં શું જે રાખ ઉડાવું એટલે ગોકુલમાં જઈને મૃત્યુ થાય તો ત્યાં એમનો અગ્નિ સંસ્કાર થાય તો પછી શું બચે રાખ જ બચે ને એ રાખ પવનથી ઉડે એટલે કે ગોકુલમાં જઈને હવે હું શું મારી રાખ ઉડાડું જી ગોકુલ કી સેવા તો મોસો કછુ બની નહીં आई એટલે કે શ્રી ગોકુલ ની સેવા તો મારાથી કશું નહીં થાય સાથે અબ તુમ સબ કો ભગવત નામ લ્યો એટલે પછી હવે તમે બધા એટલે ગોકુલ થી સેવા મોસું કશું બની નહીં આવી એટલે હજી જીવનમાં ગોકુલની સેવા તો મેં કઈ કરી નથી અને મરીને ત્યાં મારે રાખ ઉડાડવું તો ગોકુલની શું જવાતો ફાયદો એમ જી જય રાતે અબ તુમ સબ કો ભગવત નામ લેવું એટલે પછી હવે એટલે આપણે બધા હવે કઈ ભગવત નામ લઈએ સબ સબ વૈષ્ણવ ભગવત નામ લેન લાગે એટલે બધા વૈષ્ણવ ભગવ ભગવત નામ લેવા લાગ્યા સો કોઈ કોઈ તો પંચાધ્યાય કો પાઠ કરન લાગે કોઈ કીર્તન ગાવન લાગે એટલે કોક લોકા પંચાધ્યાયનો પાઠ કરતા અને કોક લોકા કીર્તન ગાવા લાગ્યા पाछे जब देह छोड़े वे को समय भयो तब संतदास वैष्णव वंशो કહે અબ તુમ સબ ચૂપ હોય કે મેરી બાત સુનો એટલે પછી જ્યારે એમના સંતદાસની દેહ છૂટવાનો સમય થયો ત્યારે સંતદાસે વૈષ્ણવને કીધું કે હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો તબ સબ વૈષ્ણવ ચૂપ વે ગયે એટલે બધા વૈષ્ણવ ચૂપ થઈ ગયા તબ સંતદાસ કહે જો એક સમય શ્રી ગુસાઈજી કો જન્મદિન હતો એટલે એક વખત શ્રી ગુસાઈજી નો જન્મદિન હતો તા દિન મેં શ્રી ગોકુલ ગયો એટલે એ દિવસે હું શ્રી ગોકુલ ગયો હતો તો શ્રી ગુસાઈજી કેસરી સ્નાન કરી કેસરી ધોતી પહેરી કેસરી ઉપરના ઝટકી કે ઓળખ હતી એટલે એ સમય શ્રી ગુસાઈજી એટલે કેસરી કેસરી સ્નાન કરીને કેસરી ધોતી પહેરીને કેસરી ઉપરના એટલે પહેરતા હતા तब मैं जायल अनुवाद कियो એટલે ત્યારે હું ત્યાં જ એને દર્નવત કર્યા મે તબ શ્રી ગોસાઈજી કહે સંતदास अब आए એટલે પછી ત્યારે સ શ્રી ગોસાઈજીએ કીધું કે સંતदास હમળા આવ્યા તબ મેં કહી હા મહારાજ અભી હે આયો એટલે ત્યારે મેં કીધું કે હા મહારાજ હું હમળા જ આવ્યો તબ મોકો પાછે આયો જાની જલ મંગાય પ્રભુ ચરણોદક દીએ એટલે પછી ત્યારે મને એમને એટલે હમણાં આવીને એમને મને પાણી જલ મંગાવીને પછી જે જે પ્રભુ ચરણોદક કીએ એટલે એટલે ચરણને જલ લગાવી અને આપ્યું ચરણામૃત આપણે કહીએ ને જી દેજે એટલે પછી મને જલ જલ આપીને પછી એમનું ચરણામૃત આપ્યું યા ધ્યાન વા સમય કો કરી દે છોડી લીલા મેં પ્રાપ્ત ભય એટલે એ એ વખતનું જે એમનું એમને ધ્યાન કર્યું અને પછી એમને દેહ છોડી દીધી અને લીલામાં પ્રાપ્ત થયા भाव प्रकाश वांची दे जी जय सो संतदास ऐसे टेके कृपा पात्र भगवदीय है કોઈ તીર્થ કો આશ્રય ન કિએ એટલે સંતદાસજી આવા ટેકના કૃપાપાત્ર ભગવદીય હતા કે એમને કોઈ તીર્થનો આશ્રય ન કર્યો એક શ્રી આચાર્યજી કો દ્રઢ આશ્રય રાખે એટલે એમને શ્રી આચાર્યજી નો જ દ્રઢ આશ્રય રાખ્યો શ્રી ગોકુલ આવે કો નહી કહે જો અબ કહા રાખ ઉડાવ એટલે પછી એમને શ્રી ગોકુલ આવવાનું ન એમને ન કીધું એટલે એમને એવું થયું કે હવે હું ત્યાં જઈને શું રાખ ઉડાડીશ સો યહ ભાવ જો લીલા સ્થળ મેં લૌકિક દે કહા ડારું એટલે અત્યાર એટલે એ ટાઈમ એટલે એ સમયે એમ એટલે લીલાનું સ્થળ હતું તો ત્યાં હું લૌકિક લૌકિકનું દેહ કેમ એટલે લૌકિક દેહ કેમ જવા દઉં અલૌકિક દેહ શું જો સેવા બને શ્રી ગોકુલ કી શ્રી ઠાકોર શ્રી ઠાકોરજી કી સોઈ આછી હે એટલે પછી અલૌકિક એટલે અલૌકિક દે થી જે સેવા થાય છે શ્રી ગોકુલ ની શ્રી ઠાકોરજી ની એ જ સારી છે और देह की कहा है અને દેહની શું એટલે દેહ દેહમાં શું છે ભગવદ આશ્રય સર્વોપરી પદાર્થ છે એટલે ભગવદ આશ્રય જ એટલે સર્વોપરી પદાર્થ છે દેહ કહું પરી ય જતાય જે દેહ કહું પરી એટલે એટલે મૃત્યુ ગમે ત્યાં થાય એનાથી શું ફરક પડે છે જી રે એટલે મૃત્યુ ગમે ત્યાં થાય એમાં શું ફરક પડે પાછા વૈષ્ણવ ને સંતદાસ કી દેહ કો સંસ્કાર કયો એટલે પછી વૈષ્ણવ બધા વૈષ્ણવ મળીને સંતદાસ ની દેહ ને સંસ્કાર કર્યા પાછા સંતદાસ કી યહ સબ બાત એક વૈષ્ણવ ને શ્રી ગોકુલ આય કે શ્રી ગુસાઈજી કે આગે કહી એટલે પછી આ બધી વાત સંતદાસ ની એક વૈષ્ણવ આવીને શ્રી ગુસાઈજી ને સામે કરી તબ શ્રી ગુસાઈજી કો રોમાંચ વે આય એટલે ત્યારે શ્રી ગુસાઈજીના બધા રૂવાટા ઉભા થઈ ગયા કહે સંતદાસ બડે ભગવદીય હે એસો આશ્રય વૈષ્ણવ કો કરનો જૈસે સંતદાસ ને કિયો એટલે પછી ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે સંતદાસ ઘણા મોટા ભગવદીય છે એ આપણે બી આવો જ આશ્રય વૈષ્ણવનો કરવો જોઈએ જેવો સંતદાસે કર્યો યા પ્રકાર સંતદાસ કી બહોત સરાહના કીએ એટલે આવી રીતે સંતદાસની એમને બહુ વખાણ કર્યા તો संतदास ऐसे श्री आचार्य जी के કૃપાપાત્ર ભગવદીય હતે ઇનકી વાર્તા તહાં ત્યાં કહીએ એટલે પછી સંતદાસજી આવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહીએ હા સુંદર અહીંયા સંપન્ન થાય છે તને કંઈ આમાં કેવું હોય તો પેલા કહે પછી ક્વેશ્ચન આન્સર મોડ ફોર્મ કરીએ જે જે મનામાંથી એવા જ ખબર પડે છે કે આપણે મરવાના એટલે આપણે જ્યારે દેહ છોડવાનો ટાઈમ હોય તો આપણે બહુ આપણે લીલા એટલે લૌકિક સંબંધી બહુ વિચાર નહીં કરવાનો આપણે અલૌકિકમાં એટલે આપણે ગુરુનો કે ભગવાનનો આશ્રય એટલે એમનું ધ્યાન ધરીને દેહ છોડવી જોઈએ એટલે અમુક જણાને તે આભાસ નથી થતો હતો કે મારી દેહ હવે છૂટશે તેવો આભાસ અમુક જણાને નથી થતો હતો પણ કોઈક જણાને તેવો આભાસ થાય છે તો જેને થાય કે હવે દેહ છૂટવાની છે તો આપણે આપણી દેહ છૂટવાની છે તો આપણે કંઈક સારું કર્મ કરીએ એટલે આપણે ઠાકોરજી નું નામ લઈએ કે બાકીનો જે સમય છે એ આપણે ઠાકોરજી માટે કાઢીએ તો સારું સારું કહેવાય જેવી રીતે સંતદાસ એ કહ્યું સાચી વાત અને સંતદાસજી ઉપર કેવી વિશેષ કૃપા હતી શ્રી ની કે તેમણે શ્રી એ સામે ચાલીને પોતાના ચરણોદક અને પધરાવી આપ્યા કે તમે જાઓ અને હવે સંતદાસજીની દેહ છૂટશે તો તમે જાઓ અને આ ચરણો ચરણોદક આપો સાચી વાત જે મનામાંથી એ વાર્તા લાગી કે સંતદાસ સંતદાસ ચોપડાજી એટલે એમને મરતા સમયે પણ એટલે એમને ખબર પડી કે એમને આભાસ થયો કે એમની દેહ છૂટવાની ત્યારે પણ એમને પોતાના ગુરુનો એમને એમની બધી યાદો એમને સ્મરણ કરી જેવી રીતે એમને કીધું એટલે એમને ખબર પડી કે હવે એમને એટલે એમને આભાસ થઈ ગયો કે મરવાનો ત્યારે એમને શ્રી ગુસાઈજીના જન્મદિવસની વાત કરી એ દિવસ બધું એમને ગુસાઈજીએ ગુસાઈજીએ શું શું બધું કર્યું હતું ક્રિયા કરી હતી એમને બધું યાદ કરી સ્મરણોને યાદ કરે એના પછી છેલ્લે જ્યારે એમને એટલે એમના પ્રભુના ચરણોદક આપ્યા એના પછી એમની દેહ છૂટી એટલે મને આમાંથી એ વાત સારી લાગી હા સાચી વાત છે બહુ અલૌકિક માં મન એમનું સતત રહ્યું જે મને આમાંથી એક પ્રશ્ન હતો કે સંતદાસજી આમાં કીધું છે વાર્તાજીમાં કે શ્રી ગોકુલમાં ગોકુલની સેવા હજી સુધી મારાથી પહોંચાઈ નથી જે એટલે ગોકુલની કઈ સેવા છે એ મને સમજ ના પડી ગોકુલની સેવા હેલો હેલો હા મારી અવાજ સંભળાય છે હા જે છે હવે આવી હા હા એટલે ગોકુલ છે તીર્થ છે અને વૈષ્ણવ કે ભક્તોના માટે ભગવાનની લીલા સ્થલી છે તો પ્રભુનું ધામ છે એની આપણે જે રીતે પણ સેવા કરી શકતા હોઈએ એ સેવા અનેક પ્રકારે હોઈ શકે એ તીર્થમાં કોઈ તીર્થના અધિદેવ બિરાજતા હોય તો એમની પૂજા અર્ચનાના રૂપમાં ત્યાં રહેનારા જે વાસીઓ છે એમની સુખ સુવિધાને આપણે કરીએ એટલે લોકો ત્યાં બ્રાહ્મણ ભોજન કરાવતા હોય કે તીર્થોની અંદર ત્યાંની સ્વચ્છતા કરતા હોય ધર્મશાળા કુવા ગૌશાળા વગેરે બાંધતા હોય કે વિશ્રામના સ્થળો બાંધતા હોય બાગ બગીચા બનાવે આ બધી એની સેવાના પ્રકાર છે તીર્થો જી જી પોલ એ વાત ખબર પડી કે આપણે બધાને તો આપણી સ્ત્રીમાં પડી પણ નથી કે મારી જે છૂટી ગઈ તો મારી સ્ત્રીનું કે કઈ શું થશે એમને ખાલી એવું કહી દીધું કે ખાલી શ્રી ઠાકોરજીના પાત્ર ને બધાનું તમે ધ્યાન રાખજો ને શ્રી ગુસાઈજી ગુસાઈજીને ધ્યાનથી સોંપી દેજો સ્ત્રી નું તમને જે કરવું હોય એવું કરજો એટલે એમને શ્રી ઠાકોરજીમાં જ એમનું એટલું પ્રેમ થઈ ગયો હતો હા સાચી વાત છે અને પોતાના કોઈ પણ પોતાના પાછળ પોતાની કોઈ વસ્તુમાં એમને મમતા નથી રહી શરણ હા જીજે છે જેજે મનામાંથી જીજે છે જેજે મનામાંથી વાત સરસ એટલે એ વાત ખબર પડે કે આપણે ઠાકોર એટલે આપણે હંમેશા આશ્રય ઠાકોરજી પર અને આપણા ગુરુ પર રાખવું જોઈએ જે રીતે સંતદાસજી રાખતા તેમને દ્રવ્યનું સંકોચ નહોતું કે અગર હું મરી એટલે એ મરવાના હતા તો એમને બધું પૈસા ને બધું ગુસાઈજીને ત્યાં મોકલી દીધું એટલે એવું ના વિચાર્યું કે હમણાં હું કેવી રીતે ચલાવીશ એમને કીધું કે હવે જવા દઈએ ઠાકોરજીનું તો સારું થાય છે એટલે મરી જશે પછી પણ ઠાકોરજીનું વિચાર્યું હા સાચી વાત એક પ્રશ્ન છે હા બોલ જે છે કે આમાં ઓલો સંતદાસ છે વૈષ્ણવ ને કેતા હતા કે તબ મોકો પાછા આવ્યો જાની જલ મંગાઈ પ્રભુ ચરણ દગદીએ યા ધ્યાન વા સમય કરી દે છોડી લીલા લીલામાં પ્રાપ્ત તો જે છે એ દે કોને છોડ્યો એ ન ખબર પડી એટલે આવું વિચારતા વિચારતા સંતદાસજી નું મૃત્યુ થયું જી જી મનામાંથી એ વાત સારી લાગી કે સંતદાસને જ્યારે ખબર પડી કે હવે મારે દેહ છૂટવાનો સમય થયો છે ત્યારે તે ભગવત નામ લેવા માંડ્યા અને બીજા જે વૈષ્ણવ હતા એને પણ કીધું કે તમે પણ ભગવત નામ લ્યો હા સાચું આપણે કોઈ પણ આવા ભગવદી હોય કે તો આપણે તેમના માટે આપણે સારા શબ્દો વાપરીએ કે તે આવ્યા એટલે તેમની દેહ છૂટી તો આપણે તેના માટે એવો શબ્દ ના ઉપયોગ કરવો જોઈએ કે તે મરી ગયા એટલે તે લીલામાં પ્રાપ્ત થયા કે તેમની દેહ છૂટી આપણે તેવા શબ્દો નો બોલવા જોઈએ સાચી વાત હવે ધ્યાન રાખજો બધા હું જે મનામાંથી એવા સારી લાગી કે સંતદાસ એવા સારા ભગવદી હતા કે જ્યારે એમને એવી ખબર પડી કે એમનો છૂટવાનો છે તો ત્યારે બધા વૈષ્ણવ એમને કીધું કે અમે તમને તીર્થમાં લઈ જઈએ તો સંતદાસે એની ના પાડી દીધી અને શ્રી આચાર્યજી પર શ્રી આચાર્યજી પર દ્રઢ આશ્રય રાખ્યો હા વાત જે છે મને આમાંથી એક પ્રશ્ન છે કે જ્યારે મૃત્યુ એટલે જે છોડવાના હતા ત્યારે બધા વૈષ્ણવ ભેગા થઈ ગયેલા તો પછી વૈષ્ણવ હતા તો પછી એમને સામેથી ન થયું કે હું કીર્તન એટલે આપણે કીર્તન કરીએ એટલે ભગવત નામ લઈએ એમને એવું કેમ થયું કે આપણે તીર્થ તીર્થ પર લઈ જઈએ એટલે સામાન્ય રીતે ભગવતીઓ હોય અને નજીકમાં કોઈ તીર્થસ્થળ હેલો એવું જીજા આપનો અવાજ કપાઈ ના આવે છે અચ્છા અચ્છા હવે આવે છે અવાજ સાહેબ જી જી હા એટલે આમાં એક વાત એ ધ્યાનમાં લેવાની છે કે નજીકમાં કોઈ તીર્થ સ્થળ હોય તો કોઈનો દેહ પડવાનો હોય ને ત્યાં જઈને પોતે પોતાનો દેહ છોડે તો એ એટલું બધું કંઈ વિપરીત નથી પણ સંતદાસની પોતાની ભાવના એવી હતી કે મારાથા જીવતા જીવ ગોકુલની કે બ્રજની કંઈ સેવા ન થઈ શકી તો હવે મૃત્યુ પછી મારું શરીરની રાખ ત્યાં ઉડે એવું મારે શા માટે કરવું તો એ એમનો અંગત ભાવ હતો એવો એમાં આશય સમજવો જોઈએ આના સામે શ્રી ગુસાઈજીનું એવું દ્રષ્ટાંત છે એક પર ગુસાઈજી અને શ્રી ગિરધરજી એમના મોટા પુત્ર બંને ગિરરાજીની તરેટીમાં ક્યાંક બિરાજી રહ્યા હતા અને કોઈ ગધેડાનું મૃત્યુ થઈ ગયું તો એને કેટલાક લોકો ઘસડીને એને લઈ જઈ રહ્યા હતા એના શરીરને તો શ્રી ગુસાઈજી ગિરધરજીને એમ આજ્ઞા કરી કે ગોવર્ધન જો એટલે શ્રી ગિરધરજીને ગોવર્ધન કરીને બોલાવતા કે આ ગધેડાનું જો કેવું ભાગ્ય છે કે એ મૃત્યુ પછી એના શરીરને આ રીતે વ્રજની રજમાં આડોટવાનું સૌભાગ્ય મળ્યું છે તો મારું મૃત્યુ થાય ત્યારે તું પણ મને આવી જ રીતે વ્રજની રજમાં કસડીને લઈ જજે એમ શ્રી ગુસાઈજીએ પોતાની લાગણી બતાવી એટલે દરેકનો અલગ અલગ પોતાનો મનનો ભાવ છે આમાં સિદ્ધાંત જેવો વિષય એવો નથી કે આ બહુ નિંદનીય વસ્તુ ગણાય કે તીર્થમાં કે કોઈ લીલાના સ્થળોમાં દેહ છૂટે તો એ ખરાબ ગણાય એવું નથી પણ કદાચ એવું હોઈ શકે કે એમના આસપાસના જે લોકો હોય એ લોકો એટલા દ્રઢ દ્રઢતાવાળા કે અનન્ય વૈષ્ણવ નહીં હોય એટલે એમના મનમાં તીર્થના આશ્રયની ભાવના વધારે રહી હશે એવી આપણે કલ્પના કરી શકીએ સમજાયું જી જય જય સારું ચાલો અહીંયા રાખીએ આજનું